એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો જે કામ નવસારીમાં બેઠા બેઠા મંથન વાર્તા સાંભળે છે આવો આવો મંથન ભાઈ અને આ ગાંધીનગરમાં બેઠા બેઠા સૃજન અને પરણા પણ વાર્તા સાંભળે છે આવો આવો સૃજન પરણા આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો કિશોર પંડ્યાની વાર્તા છે તેમણે મને કહી છે અને હું તમને કહું છું વાર્તાનું નામ છે પતંગિયાના રંગો તમે પતંગિયા જોયા છે ને પતંગિયાના ટોળા બગીચામાં ઉડે દરેક ફૂલને સૂંઘે ફૂલ તો હોય રંગ રંગના ફૂલ તો હોય લાલ પીળા કે ગુલાબી પતંગિયા તો અહીંયા ઉડે હો ભાઈ પતંગિયા તો ત્યાં ઉડે પતંગિયા તો કરે ઉડા ઉડ અહીંયા ઉડે ને ત્યાં ઉડે ફૂલ ઉપર ગોળ ફરતા નાચે કૂદે અને ઝૂમે પતંગિયાની પાંખો પર મંથન ત્યારે એક જ રંગ હતો પતંગિયાની પાંખો તો એક જ રંગની કોઈ પતંગિયા પીળા તો કોઈ વળી ગુલાબી પીળું પતંગિયું જો પીળા ફૂલ ઉપર બેઠું હોય તો ખબર પણ ન પડે કે ફૂલ ઉપર પીળું પતંગિયું બેઠું છે લાલ ફૂલ પર લાલ પતંગિયું બેઠું હોય તો ફૂલ જ દેખાય પતંગિયું ન દેખાય પતંગિયું પાંખ ફેલાવે એટલે ફૂલની પાંખડીઓ ફરફરતી હોય એવું લાગે હો ભાઈ પતંગિયા રંગબેરંગી ખરા પણ એમની પાંખો ઉપર એક જ રંગ હતો રંગોની ભાત નહોતી રંગોની બિછાત નહોતી છતાં પતંગિયા ખુશ હતા પતંગિયા આનંદી હતા પતંગિયા હસતા હસતા ઉડતા પતંગિયા રમતા રમતા ફૂલ પર બેસતા ફૂલોને પણ પતંગિયા એમની ઉપર બેસતા એટલે મજા પડતી હો પરણા ફૂલોને પણ પતંગિયા એમની આજુબાજુ ઉડાઉડ કરતા એટલે બહુ મજા આવે ક્યારેક કોઈ ફૂલ પાસે પતંગિયા ન આવે તો ફૂલ ઉદાસ થઈ જતું બિચારું પતંગિયા પોતાની પાસે આવે એટલે ફૂલ વળી રાજીના રેડ થઈ જાય પતંગિયા ક્યારેય કોઈ એક જ ફૂલ પર બેસવા માટે ઝઘડો કરતા નહોતા હો છોકરાઓ એક ફૂલ પર એક પતંગિયું બેઠું હોય તો બીજી બીજી બાજુના ફૂલ પર પાછી વળી બીજું બેસે બાજુમાં ફૂલ ન હોય તો થોડી વાર માટે હવાના દરિયામાં તરી લે હો પતંગિયાને ગમે ફૂલોના રંગ પતંગિયાને ગમે ફૂલોની સુગંધ ફૂલોની પાંખડીઓ પર પતંગિયા નાચે ફૂલોની પાંખડીઓ પર પતંગિયા હળવેથી બેસે પોતાના નાજુક પગ વડે ફૂલોની પાંખડીઓને પોતાના પગથી પંપાળે પછી લસરતા હોય એમ ફૂલના વચ્ચેના ભાગમાં આવે ને નાચે ફૂલોને તો ગલી પછી થાય હો ભાઈ ફૂલોને તો ગલી પછી થાય એટલે વળી મજા આવે એટલે ફૂલોને તો પતંગિયા ખૂબ ગમે પછી એક ફૂલ પરથી બીજા ફૂલ પર જાય ત્યારે પહેલાં પરાગરજ ખંખેરે ફૂલોની પરાગરજ અને પછી ફૂલોની પાંખડીઓને ગલી પછી કરે પછી લસરતા હોય એમ લસરીને ફૂલની વચમાં જઈને પોતાના પગ ઊંચા નીચા કરીને વળી નાચે ભાઈ ફૂલને તો એવી ગલી પછી થાય એવી ગલી પછી થાય કે ન પૂછો વાત આવી ગલી પછી કરનારા પતંગિયાને ફૂલોએ ભાઈબંધ બનાવી દીધા એટલે બગીચામાં ઉડતા ઉડતા પતંગિયા તો ફૂલોની પાસે જાય કરેણના ફૂલની જેમ બીજા ફૂલો પણ વચમાં જ્યાં પાંખડીઓ ભેગી થતી હોય ત્યાં ઘેરા રંગના અને છેડા પર ક્યાંક આછા રંગના દેખાય તો પતંગિયા જુએ કે જાસૂદના ફૂલમાં તો બીજા રંગના ટપકા પણ છે ક્યારેક લાલ જાસૂદના ફૂલમાં પીળા રંગની છાંટ જોવા મળે તો પીળા જાસૂદમાં લાલ રંગની પણ છાંટ હોય એવું લાગે પતંગિયાને થાય કે પોતાની પાંખ ઉપર પણ આવી જુદા રંગની છાંટ હોય તો કેવું સારું પતંગિયા તો જાસૂદને પૂછે હો સૃજન આવી રંગોની છાંટ તમે ક્યાંથી લાવ્યા તો જાસૂદ શું કે મંથનભાઈ એ તો કે એ તો અમે રોજ ઝાકળમાં નાહીએ છીએ ને એટલે અમને સુરત દાદાએ આ રંગ આપ્યા છે પારિજાતના સુગંધી ફૂલો સફેદ પણ ઝાકળ સાથે ગેલ ગમ્મત કરતા થાકી જઈને ખરી પડે એટલે એમની દાંડલીઓનો રંગ લાલ રાતે ખીલતા ફૂલો તો ચાંદા મામાની ચાંદનીમાં નાયા કરે હો એટલે બધા સફેદ રંગના હોય પતંગિયાએ જાસૂદની વાત ધ્યાનથી સાંભળી પણ સુરત દાદા પાસે જવું કેવી રીતે સુરત દાદાનો તાપ બહુ ભારે બાપા સુરત દાદા પાસે રંગ માંગવા જવું કેવી રીતે નજીક જઈએ તો તો પાંખો બળી જાય પછી તો ઉડી પણ ન શકાય ફૂલો પાસે પણ ન જઈ શકાય પતંગિયા તો મૂંઝાઈ ગયા હો છોકરાઓ આંખો પર એક જ રંગ પાંખો પર એક જ રંગ હતો જુદા જુદા રંગોની ભાત હોય તો કેવું સારું લાગે રંગ રંગના ફૂલો સાથે રમવા છતાં પતંગિયા ઉદાસ રહેતા હતા બાગમાં આવતા બાગમાં આવતા ઉડાઉડ કરતા એક ફૂલ પરથી બીજા ફૂલ પર જતા પણ પહેલાં જેવો ઉમંગ દેખાતો નહોતો એક ફૂલ પર બેસી રહે તો ક્યાંય સુધી બેસી જ રહે પતંગિયા ફૂલ પર નાચતા નહોતા પતંગિયા ફૂલો પર લસરતા નહોતા એક દિવસ ગુલાબના ફૂલે એક પતંગિયાને પૂછ્યું આ તમે હમણાં ઉદાસ કેમ લાગો છો તમને અમારી દોસ્તી નથી ગમતી પતંગિયા કે તમારી ભાઈબંધી તો અમને ખૂબ ગમે છે તમારી સાથે ને સાથે જ રહેવું ગમે છે પણ શું અમારી પાંખો પર એક જ રંગ છે જો અમારી પાંખો પર જુદા જુદા રંગ હોય તો અમને પણ મજા પડે જાસુદે કહ્યું કે સુરત દાદા પાસેથી રંગો લઈ આવો પણ સુરત દાદા પાસે જવું કેવી રીતે અમારી તો પાંખો પણ નાજુક છે અમે તો એના તાપથી જ બળી જઈએ હા તમારી વાત તો સાચી સુરત દાદાનો તાપ તો ભલ ભલા ચમરબંધીને પણ પરસેવો પાડી દે એવો હો ભાઈ અમે પણ જુઓ ને એમના તાપથી સાંજે કરમાઈ જઈએ છીએ ફૂલ બોલ્યું હો સુરત દાદા પાસે જવા માટે તો ગરુડ રાજની પાંખ પણ નાની પડે પણ તમે અહીંયા આવતા રહેજો હું તમારા માટે કોઈ ઉપાય શોધી રાખીશ તમારી સુરત દાદા સાથે મુલાકાત પણ કરાવી આપીશ તમને રંગો પણ મળશે પતંગિયાને તો ગુલાબની સાથે વાત કરવાથી નિરાશ થઈ હવે અમને પણ પાંખો પર રંગોની ભાત મળશે પછી બગીચામાં ઉડા ઉડ કરવાની કેવી મજા આવશે થોડાક દિવસો ગયા છોકરાઓ ગુલાબ પતંગિયાને પાંખો ઉપર રંગોની ભાત મળે એ માટે વિચારતું હતું એક દિવસ ઝરમર ઝરમર વરસાદ વરસીને રહી ગયો વાદળ છાયો તડકો ફેલાયેલો હતો ગુલાબ અચાનક ખૂબ જ ખુશ થઈને ડોલવા લાગ્યું એને ઉપાય જડી ગયો હવે એના દોસ્ત પતંગિયાને નવા રંગો મળવાના હતા ભાઈ ગુલાબને આનંદથી ડોલતું જોઈને એક પતંગિયું એની પાસે આવ્યું આવો પતંગિયાજી આવો તમારે રંગોની ભાત જોઈએ છે ને હવે તમને રંગોની ભાત મળી જશે એમ કેવી રીતે જલ્દી કહો એટલે હું બીજા પતંગિયાની સાથે જઈને અમારી પાંખો પર રંગોની ભાત લઈ આવું સરસ મજાની જુઓ સામે આકાશમાં શું દેખાય છે પતંગિયા એ ગુલાબને કહ્યું અને ગુલાબે એ દિશામાં આકાશ સામે જોયું જે જોયું એનાથી તો એ બધા દંગ રહી ગયા હો છોકરાઓ આકાશમાં રંગોનો ધનુષ આકારનો પટ ફેલાયેલો હતો ધનુષ આકારનો પટ્ટો અરે વાહ ત્યાં તો ઘણા બધા રંગો છે પણ અમને એ કેવી રીતે મળે જુઓ આમ તો એ બધા સુરત દાદાના જ રંગો છે પણ એ પાણીના નાના નાના ટીપામાં ચડાઈને આવે છે એટલે આપણને દેખાય છે મેઘધનુષની જેમ તમે ત્યાં પહોંચી જાઓ તમને પણ સુરત દાદાના રંગો મળી જશે પતંગિયા તો ટોળી બનાવીને ઉડતા ઉડતા ઉડતા આકાશમાં દેખાતા પેલા રંગો પાસે પહોંચી ગયા હો તમે મેઘધનુષ જોયું છે ને ત્યાં નજીક જઈને જોયું તો એ સુરત દાદાએ આકાશમાં રચેલો રંગોનો ફુવારો હતો પતંગિયા એ રંગોના ફુવારામાં ખૂબ નાયા અને પછી જોયું તો એમની પાંખો પર રંગોની નવી નવી ભાત પથરાઈ ગઈ હતી ભાઈ મેઘધનુષના ફુવારાના એ રંગો આજે પણ પતંગિયાની પાંખો ઉપર છંટાયેલા જોવા મળે છે તો છોકરાઓ ટાબરિયાઓ સૃજન પરણા અને મંથનભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડીને ચાલો આવજો આવતીકાલે હું તમને બધાને બીજી સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ હવે હાલા વાલા કરી જાઓ સપનામાં પતંગિયા આવશે સુરત દાદા આવશે અને વાર્તા કહેનારોય આવશે આવજો